એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા મંત્રા વાર્તા સાંભળે છે આવો આવો મંત્રા બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સાપ અને શાહુડીના પીંછા <laughs> તમે બધાએ શાહુડી જોઈ છે અરે શાહુડી તો છે ને એના શરીર પર મોટા મોટા કાંટા હોય એવા એના પીછા હોય કાંટા જેવા અણીદાર હો હા આ શાહુડીની સાપની વાર્તા છે એના પીછા સોય જેવા હોય હો ભાઈ અને એક દિવસની વાત છે એક જંગલમાં એક શાહુડી આમથી તેમ ફરે ને આનંદ આનંદ કરતી હે પછી તો ભાઈ જંગલમાં શિયાળો શરૂ થયો અને બધા પ્રાણીઓ અને પંખીઓ ઠંડીએ ધ્રુજવા લાગ્યા કડકડતી ઠંડી સાહુડી તો કઈ ધ્રુજે કઈ ધ્રુજે કઈ ધ્રુજે ત્યાં સાહુડીની નજર એક સાપના ભોણ ઉપર પડી સાપના દર ઉપર પડી એ તો ગઈ સાપ પાસે અને ધ્રુજથી ધ્રુજતી કે સાપ ભાઈ સાપ ભાઈ મને તમારા દરમાં થોડા દિવસ રાખો ને સાપભાઈ નહીં તો હું ટાટમાં મરી જઈશ સાપને દયા આવી હો કે આને હું મારા ઘરમાં નહીં રાખું તો સાહુડી મરી જશે સાહુડી તો ત્યાં રહી પડી પણ સાપનું દર બહુ નાનું હો સાહુડીના પીછા સાપની કોમળ કોમળ કાયામાં સાપના શરીરમાં સોય જેવા ઘોકાયો પણ ઠંડી ખૂબ પડતી હતી એટલે સાપ તો ચૂપ રહ્યો થોડા દિવસ પછી ટાઢ તો ઓછી થઈ અને તડકો પડવાનો શરૂ થયો ઉનાળો આવ્યો એટલે સાપ કે સાહુડી બેન એ સાહુડી બેન તમે હવે જાઓ તમારા ઘેર સાપને એમ કે સાહુડી તો મારો આભાર માનીને પોતાના ઘેર જતી રહેશે પણ ત્યાં તો સાહુડી કે તમે કોને કહો છો કે ઘેર જા અરે આ ઘર મારું છે લો બોલો તમારે બીજે જવું હોય તો જાઓ સાપભાઈ સાપ તો આ સાંભળીને સડક થઈ ગયો અને દુખી થતો થતો દરમાંથી નીકળી ગયો બિચારો હો રસ્તામાં સાપભાઈને એક ઉંદરભાઈ મળ્યા સાપ તો કાંઈ રડે કાંઈ રડે સાપભાઈને રડતા જોઈને ઉંદરભાઈએ પૂછ્યું અરે સાપભાઈ આમ રડો છો કેમ સાપે સાહુડીની બધી માંડીને વાત કરી કે મારું ઘર લઈ લીધું પચાવી પાડ્યું મારું ઘર ઉંદર કે હવે રડવાનું બંધ કરો સાપભાઈ આવું તો કેવી રીતે ચાલે તમે હમણાં બીજા કોઈ દરમાં રહેવા જતા રહો થોડાક દિવસ સુધી તમને તમારું દર જરૂર પાછું અપાવીશ અને ઉંદરભાઈ તો ચાલ્યા સાહુડી પાસે હો એ વખતે સાહુડી પોતાના ભોણમાં દરમાં નહોતી ઘરમાં નહોતી ઉંદર એક ખૂણામાં સંતાઈ ગયો સાહુડી તો આવી શાંતિથી અને પછી ઊંઘી ગઈ પોતાના દરમાં જઈને એ તો ઘસ ઘસાટ ઊંઘે જેવી સાહુડી ઊંઘી ગઈ કે ઉંદર ભાઈએ સાહુડીના પીછા કાતરવા માંડ્યા હો કાપવા માંડ્યા એના પીછા કટ કટ કટ કટ કટ કરતા અને પછી સવાર પડી એટલે છાનામાં ના ભાગી ગયા ઉંદરભાઈ સવારે સાહુડીએ જોયું તો પોતાના કપાયેલા પીછાનો ઢગલો પડ્યો હતો પોતે તો સાવ બોડી થઈ ગઈ બોડી એક પણ પીછું નહીં તે બહાર નીકળી દરની સામે આખા જંગલના પશુ પંખીઓનું ટોળું આવી મળ્યું હતું એમાં પેલો સાપ પણ હતો બધા તેને જોઈને હસવા માંડા એ જુઓ બોડી સાહુડી એ પીંછા વિનાની સાવડી અરર પછી ઉંદર કે જે બીજાનું દર લઈ લે જે બીજાનું ઘર પચાવી પાડે તેની આ દશા થાય જુઓ સાહુડીની આંખમાંથી તો આંસુ ટપકવા લાગ્યા અને કે અરે સાપ ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો મને માફ કરી દો આ ઘર તો તમારું જ છે તમે પાછા તે દરમાં રહેવો સાપ પછી તો પાછો પોતાના દરમાં રહેવા લાગ્યો હો અને પીછા વગરની સાવડી ત્યાંથી ભાગી ગઈ અને બધા પ્રાણીઓ ને પંખીઓએ પેલા ઉંદરભાઈને શાબાશી આપી કે વાહ ઉંદરભાઈ તમે સાપભાઈને પોતાનું ઘર પાછું અપાયું તો ભાઈ આવી હતી આ સાપ અને સાહુડીના પીછાની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો